હલો હા બીજું દંડત પ્રણામ હા કરો ભરતી કયા વખત આપણે જે દસમા શ્લોકમાં એ જોયું હતું કે સહજ દોષ અને અકસ્માત થી આવેલા દોષ હોવાને લીધે જે જીવો છે કળિયુગના તે આગળ એના દોષને લીધે ભગવદ નામ નથી લઈ શકતા અને એના બીજા કાર્યમાં બી એ રોકાયેલા છે એમ એને હવે આગળના શ્લોકમાં કહે છે એમાં ત્રીજો બી દોષ બતાવે છે ભૂરિણી ભૂરી કર્માણી શ્રોતવ્યાની विभागशः अतः साधुत्र यत् सारं समुद्धृत्य मनीषया ब्रूहि ભદ્રમ હિ ભૂતાનામ યેનાત્મા સુપ્રસિદ્ધતિ વિભાગથી શ્રવણ કરવા યોગ્ય શાસ્ત્રો ઘણા છે અને તેમાં ઘણા કર્મો કરવાના કહેલા છે તેથી હે સત્પુરુષ આમાં જે સાર હોય બુદ્ધિથી કાઢીને કહો કે જેથી ભૂતોનું કલ્યાણ થાય અને ભગવાન ઘણા પ્રસન્ન થાય એટલે આગળ જે આપણને શાસ્ત્રો ગણાવે ધર્મશાસ્ત્ર અર્થશાસ્ત્ર વગેરે જે બધા આગલા એક મિનિટ સાતમા શ્લોકથી ઇતિહાસ પુરાણ વગેરે જે ધર્મશાસ્ત્રો એ બધા શાસ્ત્રોમાં જે વિભાગ થી બતાવેલા છે એમાં જુદા જુદા કર્મો કરવાના કીધા છે કે આ ધર્મશાસ્ત્રમાં જે ધર્મને લગતા કાર્યો કરવાના અર્થમાં તે રીતે તો એ બધું જો જોવા જઈએ તો એનું આગળ કહે છે કે એ સત્પુરુષ આમાં જે સાર હોય તે બુદ્ધિથી કાઢીને કહો તો એ ઘણા કર્મો છે એ સમજવા જતાં ઘણો સમય લાગે તો આમાંથી જે સાર હોય તે જ અમને કહો તો તેથી જે ભૂતો છે જે જીવો છે એમનું કલ્યાણ થાય અને એમના એ કાર્યોથી ભગવાન પણ પ્રસન્ન થાય એટલે એમાં સુબોધિનીજી કહે છે કે આ બહારનો દોષ છે એટલે પેલો શરીરનો દોષ કયો અકસ્માતથી અને સહજ દોષ છે અલ્પ આયુષ્યવાળા હોવા રૂપથી અને આ ત્રીજો દોષ છે તે બહારનો દોષ છે કે જે એને કર્મો કરવાથી થતા હોય છે એટલે ત્યાં કે છે કોઈ પણ ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી એટલે કોઈ પણ વ્યક્તિ ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી તો સતત કર્મ કરતો જ રહે છે એ વાક્ય પ્રમાણે એ ભગવદ્ ગીતાનું વાક્ય છે એ વાક્ય પ્રમાણે લૌકિક કર્મમાં રોકાયેલા હોય છે એટલે કાર્ય કરતો રહે છે અને પછી પણ શાસ્ત્રમાં કરવાના કહેલા કર્મમાં પણ રોકાયેલો હોય છે એટલે લૌકિક કાર્યો કરે છે અને વૈદિક કાર્યો પણ એને કરવાના હોય છે અને એ એમાં એ પ્રમાણનો વિચાર કરે છે કે આ રીતે હું કરું કે નહીં એ પ્રમાણનો વિચાર કરતા એ પ્રકરણ પ્રમાણે ધર્મના વગેરે શાસ્ત્રો જાણવા જોઈએ અને તેઓ ઘણા કર્મો કહેલા છે જેમાં તેવા ઘણા કર્મવાળા છે એટલે એ કેવી રીતે કરવા જોઈએ પ્રમાણનો વિચાર કરવા માટે એ ધર્મ વગેરેના જે શાસ્ત્રો એ જાણે તો એમાં તો ઘણા કર્મો કહેલા છે એ તેઓ કે જેમાં તેમાં એવા ઘણા કર્મવાળા છે વળી માત્ર શ્રવણ કરવાથી કૃતાર્થ થવાતું નથી હવે એમાં જે કર્મો કહેલા છે એને ખાલી સાંભળી લઈએ કોઈકની પાસેથી શાસ્ત્ર જાણીને તો એનાથી કૃતાર્થ નથી થવાતું પણ એ શાસ્ત્રોમાં કહેલા કર્મો પણ કરવા જોઈએ એટલે શાસ્ત્રોમાં જે કર્મો કરવામાં કહેવામાં આવ્યા છે તે પણ સાથે એને કરવા જોઈએ તેથી બહારનો મોટો દોષ થાય છે એટલે આને દોષ એટલા માટે કહ્યો કે કર્મો કરવામાં અને જે સતત તે એના શાસ્ત્રને સમજવામાં અને કર્મો કરવામાં જે સમયનો એને વધારે પડતો એને ફાળો આપવામાં આવે તો એ પણ એને દોષ એટલા માટે કહ્યું કે ભગવદ નામ તરફ નથી જઈ શકતો તેથી આ ત્રણ દેશ દોષથી સહજ દોષ આગંતુક દોષ અને બહારનો દોષ એ ત્રણ દોષથી ઘેરાવા માટે ઉપાય કહો તેથી કહો શબ્દોથી કહેલું છે પ્રત્યુપકારની તમારે જરૂર નથી એમ જણાવવા હે સત્પુરુષ એમ સંબોધન કરેલું છે એટલે કોઈક આપણે ઉપકાર કરીએ એના ઉપર સામે કોઈ પ્રત્યુપકાર કરે એના માટે એમને કહેવામાં આવે છે કે આપ તો સત્પુરુષ છો અને બીજાઓનું દુઃખ દૂર કરવાનું સત્પુરુષ માટે જરૂરી છે એટલે એમને કોઈ ઉપકારની આવશ્યકતા નથી એ સામે ચાલીને બીજાઓનું દુઃખ દૂર કરવાનું સાધન કરતા હોય છે બીજા પ્રયોજનથી કરેલું અથવા પ્રસંગને લીધે કહેલું સાધન કહેવાનું નથી એટલે બીજા કોઈ પ્રયોજન માટે આ નથી કહેવાનું કે અમારે જે સાર છે તે કોઈ બીજા પ્રયોજનથી પણ નથી જાણવું અને એવું કોઈ પ્રસંગને લીધે કહેવાનું પણ આમાં નથી પણ બીજાઓનું દુઃખ દૂર કરવા માટે જ આ એક કહેવાનું કહ્યું છે એમને એમ જણાવવા આમાં એમ કહેલું છે આમાં એટલે આવા દોષ હોય ત્યારે કરવાનું સાધન કહો એટલે આજે બધા દોષ છે એ વખતે શું કરવું જોઈએ આવા દોષમાં પણ કરવાના જો ઘણા સાધનો હોય તો તેઓનું પણ જે સાર હોય તે કાઢીને કહો એટલે આવા દોષ વખતે જે સાધનો કરવાના હોય એ સાધનોમાં પણ જે સાર હોય એ સાધનોમાંથી પણ જો એનો સાર નીકળતો હોય તો એ કાઢીને કહો યદ જે અને તત તે શબ્દો સદાના સંબંધવાળા હોવાથી તત શબ્દ અધ્યાર રાખ્યાનો દોષ નથી ક્લાસ લોકમાં જે અક્ષારમ કહ્યું છે પછી તત્સીનો યુઝ નથી કર્યો તો એ કહે છે ત્યાં એનો દોષ નથી કારણ કે સાથે સદા રહેતા હોય છે અથવા યત એટલે બીજો અર્થ ત્યાં લીધો કે પ્રસિદ્ધ સાર કહો એટલે સાર એટલે પરંપરાનો કે જે જાણવામાં આવેલો હોય અને ફલના વ્યભિચાર ભંગરૂ ફોતરા વગરનો સાર એટલે ફલમાં જે એનું છોડું હોય છે તો એ છોડાને કાઢવામાં બી એનો ભંગ થતો હોય છે કે મેળવવામાં એટલું એને વેઇટ કરવું પડતું એટલું પણ નહીં અને એ વ્યભિચાર ભંગરૂ ફોતરા વગરનો સાર સાર શબ્દ એક વચનમાં યોજીને તે અપૂર્વ અલૌકિક અને સહેલાઈથી સમજાય તેવો હોવાનું કહેલ છે એટલે ટોટલી એનું અર્ક જ કાઢી લેવાનું કહ્યું છે જો કે પ્રકરણથી શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ સંકળાયેલી છે એ નિયમ પ્રમાણે સર્વ પ્રકરણોમાં સારી રીતે સંકળાયેલ છે છતાં પણ પ્રકરણોમાં તે ધર્મ નથી એમ ન જણાય તે માટે તે તે સ્થળો પ્રકરણોમાંથી કાઢીને કહો એમ કાઢીને શબ્દથી કહેલું છે મનીષા આ બુદ્ધિથી સાર કાઢવો કાર્યથી નહીં એટલે આપ જે મનીષી છો તો એ બુદ્ધિથી જ આમને સાર કાઢીને કહો મનની ઈશા જે છે અહીંયા ઈર્ષ્યા લખ્યું છે તે ઈશા છે ને ઈશા ઈશા છે ને હો મનની ઈશા તે મનીષા એટલે મનનું ચંચલપણું દૂર કરનારી બુદ્ધિ એ ગૃહી કહો એ આજ્ઞાર્થનું રૂપ પ્રાર્થનાના અર્થમાં અથવા કહેવાનો યોગ્ય સમય હોવાનું જણાવવા યોજેલ છે એટલે એમને જે કહો કહ્યું તો આજ્ઞાર્થ રૂપ લાગે છે પણ એ પ્રાર્થનાના અર્થમાં લેવાનું કે આપ મનની ઈશાવાળા છો અને આપની બુદ્ધિ મનનું ચંચલ પણ દૂર કરનારી છે તો આપ અમને એ રીતે અર્ક કાઢીને કહો ભદ્રમ કલ્યાણ એટલે ત્રણ પ્રકારના દુઃખના નાશપૂર્વક મહાસુખની પ્રાપ્તિ જે ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય એમ કહેવામાં આવે તો તે સંબંધમાં જેથી ભગવાન ઘણા પ્રસન્ન પ્રસન્ન થાય એમ કહેલું છે એટલે ત્યાં ભદ્રમ શબ્દનો જે ઉપયોગ કર્યો છે કે કલ્યાણ જે જીવ માટે વિચારે છે તો એ કેવું કલ્યાણ કે આ ત્રણેય પ્રકારના દુઃખનો નાશ પણ થાય અને એમને ભગવાનની કૃપા રૂપી મહાસુખ એટલે મહાસુખની પણ પ્રાપ્તિ થાય તો એ તો ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થાય એટલે ત્યાં કહે છે કે ભગવાન ઘણા પ્રસન્ન થાય એવું અમને તો હોય જે સાર ના કારણથી જ આત્મા ભગવાન ઘણા પ્રસન્ન થાય એટલે જે સાર અમને કહો તેનાથી પ્રભુ પ્રસન્ન થાય એવો રસ્તો બતાવો એનો અર્થ એવો છે કે જો તે ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થાય તેમ હોય તો તેની રીતે જ કહો ભૂતોનું શબ્દથી જીવો પિશાચોની પેઠે પરિભ્રમણ કરે છે એમ જણાવી દયા કરવાનું સૂચવેલ છે એટલે એ સાર અમને એવો કહો કે જે ભગવાનની કૃપાથી જો પ્રાપ્ત થાય તેમ હોય તો ભગવાનની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય તે રીતે જ અમે કહો અને ત્યાં ભૂત શબ્દ વાપર્યો છે જીવ માટે પણ એ શબ્દ ભૂત લેવાનો અર્થ ત્યાં એ પણ છે કે જીવો પિશાચોની પેઠે પરિભ્રમણ કરે છે કારણ કે એમને કોઈ કર્મ કેવી રીતે કરવું તેનું ભાન નથી તો એને દયા દયા કરવાનું સમજાવેલ છે જીવો માટે મને જે સમજાયું તે પ્રયોગ હા સારું કર્યું આગળ આમાં કરવું હતું અથવા કોઈને કંઈ ઈચ્છા હોય તો સ્પષ્ટ છે કોનો આગળ છે હા બોલો અહીંયા બહારના દોષ છે એમ કહ્યું ને તો બહારના દોષ એટલે કયા એટલે સહજ દોષ સહજ દોષ એટલે તો આપણે સમજાય કે જે આવે છે એની સાથે દેહની સાથે પ્રાપ્ત થાય છે એ સહજ દોષ આગંતુક દોષ અને આ બહારના દોષ એ કેવી રીતે સમજવાનું એટલે બહારના જે દોષ છે એને જ આગંતુક જ કહેવાશે ને આ બે માં ડિફરન્સ નથી કરી શકીએ હા બતાવો ના એટલે આજે સહજ દોષ છે અલ્પ આયુષ્ય તે આપણી ભીતર રહેલું છે અને જેમ આળસુ છે આપણામાં આળસપણું જે છે મંદ બુદ્ધિ હોવું છે પછી રોગ વગેરેથી પીડા એ બધા શરીરની અંદર વસ્તુઓ રહેલી છે અને આ કર્મ કરીએ છીએ તે આપણે બહાર કરીએ છીએ એ જે શાસ્ત્ર શાસ્ત્રને અનુલક્ષીને આપણે કર્મ કરવાના છે એ બહારથી કરવાના છે એ અંદર આપણામાં આ બધા જો હશે દોષો બીજા આગળના બે દોષો હશે તો પણ આ ત્રીજો દોષ તો એવો છે કે બે દોષ નહીં હોય તો પણ આ ત્રીજો દોષ આપણામાં આવી શકે છે એટલે આ અલગથી બહારથી આપણે જો કર્મ ન કરીએ તો એ દોષ ન લાગે પણ એ કર્મ કરવાથી દોષ થતા હોવાથી એને બહારનો દોષ કીધો છે એટલે આગંતુક એટલે આ આળસ ને એ જ લેવાનું છે રોગ આદિ રોગ હા થશે ઓહો રજા જતું રહ્યું હા હલો જીજી હા બોલો ભાનુ હા અહીં જે કહ્યું ને કે એ નિયમ પ્રમાણે સર્વ પ્રકરણોમાં સારી રીતે સંકળાયેલ છે છતાં પ્રકરણોમાં તે ધર્મ નથી એમ ન જણાય તે માટે તે તે સ્થળો પ્રકરણમાંથી કાઢીને કહો તો આ પ્રકરણનું શું સમજાયું ને જે પ્રકરણમાં આ નિયમ પ્રમાણે અલૌકિક કરાવો ને હા એટલે જેટલા પણ શાસ્ત્ર છે એ શાસ્ત્ર પ્રકરણથી બંધાયેલા છે એટલે જે પણ શાસ્ત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે એ પ્રકરણો પાત્ર નિરૂપણ છે એટલે જેમ આપણે અહીંયા ભાગવતનું દ્રષ્ટાંત લઈએ અને કર્મ માર્ગનો તો આપણે કર્મ મીમાંસાનો અભ્યાસ ન હોય એટલે આપણે શું વિચાર કરીએ પણ જેમ ભાગવત છે તો ભાગવતના અંદર કંદ છે સ્કંદના અંતર્ગત પ્રકરણો છે તેના અંતર્ગત કથાનો ક્રમ છે તો જેવી રીતે સર્ગ વિસર્ગ આદિ આ બધા એક પ્રકરણો જ છે ને બરાબર પણ બધું પ્રકરણ અનુસાર થઈ રહ્યું છે પણ આ તો શ્રી મહાપ્રભુજી આપણને જે ભાગવતના સ્કંદની અંદર તો સ્વયં ભાગવત પણ કહે છે કે ભાઈ આ રીતે એનો સ્કંદાર્થ છે પણ પ્રકરણો છે પાછા સ્કંદમાં એ આપણને ક્યાં દેખાતા હતા પાછા મહાપ્રભુજીએ આપણને બતાવ્યા ત્યારે આપણને ખબર પડી કે આવું એ પાછું અંદર પેટાવ્યું ભાગ છે કઈ એમ એવી રીતે શાસ્ત્રની અંદર પણ બધી વસ્તુઓ જેટલા પણ વિધિ વિધાનો છે એ અનુસાર કહેવામાં આવ્યા છે પણ આપણે શાસ્ત્ર જોવા જઈએ ત્યારે આપણને એની બધી કથાઓ ને ઉપાખ્યાનો સ્તુતિઓ એની અંદર અટવાઈ જઈએ અને મુખ્ય વાત છે એ રહી જાય પાછી એમ કે છે છતાં પ્રકરણોમાં તે ધર્મ નથી એમ ન જણાય તે માટે તે તે સ્થળો પ્રકરણોમાંથી કાઢીને કહો એટલે જેમ આપ આપણે કરી રહ્યા છીએ અત્યારે એવી રીતે આપણને નથી સમજ પડતી ને હમ હમ બરાબર બરાબર જેમ આપણને મહાપ્રજી કાઢીને બતાવ્યા હા એવી રીતે હા એવી બરાબર ભલે પ્રણામ અહીંયા કહ્યું ને સમુદ્રત્ય કે સમુદ્ગ્રહ્ય જે પણ પાઠ હોય તે રીતે બરાબર અત સાધોત્ર યત્સારમ સમુદ્ગ્રહ્ય મનીષયા તમે તમારી મનીષાથી જે સાર છે એને સારી રીતે એમાંથી ગ્રહણ કરીને કે સારી રીતે એ નો ઉદ્ધાર કરી અને અમને આપો એટલે સાર તો ક્યાં છે જ આપણને સાર ગ્રહણ ન થતો હોય તો શું કરવું એટલા માટે એ સમજી રહ્યા છે કે ભાગવત માં સાર છે એ કહે છે હા ઋષિઓ જાણે છે કે સુધજી ના અંદર આવી કુશળતા છે બહુ સરસ સરસ કરો આગળ જેમનો વારો કરવું જીજી ખબર નહીં જેનો વારો હોય તે કરે હું કરું છું હેલો અવાજ આવી રહ્યો છે હા એ પ્રમાણે ફલ અને સાધન સંબંધી પ્રશ્ન કયા એ સંબંધમાં જેમનો આવિર્ભાવ થયેલ છે તેવા ભગવાન જ ફલ અને સાધન છે એવી શંકા થતાં ભગવાનનો અવતાર લોકના માટે અથવા ભગવાનના પોતાના માટે થાય છે એવો સંદેહ રહેતો હોવાથી નીચેના શ્લોકમાં ભગવાનનો અવતાર થવાનું પ્રયોજન પૂછે છે એટલે હવે ફલ અને સાધન સંબંધી જે પ્રશ્ન કયા એ સંબંધમાં ભગવાનનો જે આવિર્ભાવ થયેલ છે તે ભગવાન જ જો ફલ અને સાધન છે એવું જો કહીએ તો પછી ભગવાનનો અવતાર લોકના માટે છે કે ભગવાન પોતાના માટે અવતરિત થાય છે આવા સંદેહના નિરાકરણ માટે હવે ભગવાનનો અવતાર થવાનું પ્રયોજન સૌનકાદી ઋષિઓ સૂતજીને પૂછે છે સૂત જાનાસી ભદ્રમ તે ભગવાન સાત્વતામ પતિ દેવક્યામ વસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા હે સૂત તમારું કલ્યાણ થાઓ સાત્વતોના પતિ ભગવાન જે કાર્ય કરવાની ઈચ્છાથી વસુદેવની દેવકીમાં જન્મ્યા શું તે તમે જાણો છો એટલે હવે જે આ કૃષ્ણ સંબંધી ચાર પ્રશ્ન છે એમાંથી ભગવાનના અવતારના પ્રયોજન સંબંધી પહેલો પ્રશ્ન પૂછી રહ્યા છે કે ભગવાન કયા પ્રયોજનથી છે શું કારણથી જન્મ્યા એ શું તમે જાણો છો આ તો ઘણું ગુઢ કાર્ય હોવાથી કોણ જાણતું હોય સૂત નથી જાણતો એવા સંદેહથી જાણો છો એમ પ્રશ્ન કરે છે એટલે અહીંયા એમ જે પૂછ્યું ને કે શું તમે જાણો છો તો એટલા માટે પૂછ્યું કે આ ઘણું પ્રભુના પ્રાકટ્યનું પ્રયોજન તો ઘણું ગૂઢ ગૂઢ છે તો શું સૂતજી જાણે છે કે નહીં એવા સંદેહ થી અહીંયા આગળ જાણો છો એમ પ્રશ્ન કર્યો છે મુખની પ્રસન્નતા જોઈને તે જાણે છે એમ જાણીને હર્ષથી તમારું કલ્યાણ એમ આશીર્વાદ આપે છે થાઓ એમ અર્થથી નીકળે છે કારણ કે ઉત્તમ જ્ઞાનનો ઉપદેશ થાય ત્યારે આ દક્ષિણા છે એટલે સુતજીએ જે કહ્યું ને કે ભદ્રમ ભદ્રમ એટલે કે તમારું જે કલ્યાણ થાઓ એ જે કહ્યું તો એમાં અર્થ એમ નીકળે છે કે તમારું કલ્યાણ થાઓ તો ઉત્તમ જ્ઞાનના ઉપદેશ પછી આ એમની દક્ષિણા છે એમ અમે સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન દેવકીમાં જન્મ્યા તે વિષયમાં સંદેહ થાય છે કે ભગવાન છ ગુણોના ઐશ્વર્યવાળા બ્રહ્મરૂપને કાર્ય કરવા માટે દેહના સંબંધની જરૂર નથી એટલે એવો જો સંદેહ થાય કે કૃષ્ણ શ્રી કૃષ્ણ ભગવાન દેવકીમાં જન્મ્યા છે પણ ભગવાન તો છ ગુણોના ઐશ્વર્યવાળા છે અને બ્રહ્મરૂપ છે તો એમને કોઈ પણ કાર્ય કરવા માટે દેહના સંબંધની જરૂર નથી તો જીવ અને જીવના ધર્મો તો બ્રહ્મમાં છે જ નહીં એટલે જીવના જે કામક્રોધ વગેરે ધર્મો છે દેહ ઇન્દ્રિયના જે ધર્મો છે આ ધર્મો બ્રહ્મમાં છે જ નહીં છતાં તેમનો પ્રાદુર્ભાવ થવાનો પ્રકાર તો જીવોના જેવો જ હતો એટલે પ્રભુનો જે પ્રાદુર્ભાવનો પ્રકાર છે તે જેવી રીતે જીવો જન્મે છે એ પ્રકારે જ જણાઈ રહ્યો છે તેથી અહીંયા આગળ સંદેહ કર્યો છે તેથી સંદેહ થાય છે વળી ભગવાન સાત્વતોના પતિ છે માત્ર સત્વગુણ જ જેમનામાં રહેલો છે તે સાત્વતો એટલે દેવો અથવા મુક્ત જીવો તેમને ત્યજી ભગવાનનો આવિર્ભાવ સંસારી મનુષ્યમાં કેમ થયો એટલે ભગવાન સાત્વતોના પતિ છે માત્ર સત્વગુણ જેમનામાં છે તેમને સાત્વતો સાત્વતો પદ અહીંયા સાત્વતામ પતિ કહ્યું તો કે છે જેમનામાં સત્વગુણ છે તે સાત્વત છે એટલે કે દેવો અથવા તો મુક્ત જીવો અને આ દેવો અને મુક્ત જીવોને છોડી અને ભગવાનનો આવિર્ભાવ આ સંસારી જેવા જણાતા મનુષ્યોમાં વચ્ચે કેમ થયો ભગવાન સાત્વતોના પતિ હોવાથી તેમનો ત્યાગ કરે એ અયોગ્ય ગણાય વળી દેવો અને મુક્ત જીવો એટલે કે સાત્વતો પણ બ્રહ્માના દેહમાંથી અથવા મનમાંથી ઉત્પન્ન થયેલા છે સ્ત્રીમાં ઉત્પન્ન થયેલા નથી એટલે આ જે દેવો અથવા મુક્ત જીવો છે એમનો જન્મ સામાન્ય મનુષ્યોની જેમ નથી પણ એમનો જન્મ બ્રહ્માના દેહમાંથી કે અથવા તો મનમાંથી થયેલો છે તેમાં પણ ભગવાન કોઈકની કન્યા દેવકીમાં ઉત્પન્ન થયા દેવકી તો દેવકની કન્યા હતી એટલે દેવકી જેથી પ્રભુનો પ્રાદુર્ભાવ થયો છે અને તેથી નારાયણનો અવતાર જલમાં થયો તેમ પણ થયો નથી એટલે નારાયણ જેવી રીતે જલમાં પ્રગટ થયા જલમાં નારાયણનું પ્રાદુર્ભાવ થયો એવી રીતે પ્રભુનો નથી થયો વાસુદેવ વસુદેવની પત્ની દેવકીમાં થયો છે તેમાં પણ વિશેષ વસુદેવની એટલે દેવકીમાં જન્મેલા વસુદેવની પત્ની પરાધીન ગણાય એટલે પત્ની છે તો એ વસુદેવના પત્ની છે તેથી પરાધીન છે ભગવાનના અવતારના સંબંધમાં પત્ની વગેરે પ્રકારનો સંબંધ હોતો નથી પરંતુ માત્ર સંબંધ જ હોય છે તેથી વસુદેવની એમ માત્ર છઠ્ઠી વિભક્તિ યોજી છે એટલે ઉપર જે શ્લોકમાં કહ્યું કે વસુદેવસ્ય તો એ છઠ્ઠી વિભક્તિ છે તો અહીંયા આગળ સંબંધ છઠ્ઠી વિભક્તિ સંબંધ જણાવે છે એ સંબંધ જણાવવા માટે અહીંયા આગળ કહ્યું તેથી તેવા ભગવાનને તેવો અવતાર લેવાનું શું પ્રયોજન હતું તો પ્રભુ આવા છે અને એમના અવતારનું શું પ્રયોજન ત્યારે એમ અવતાર લેવાનું નહીં થયું હોય એવી શંકા થાય તો જો અહીંયા શંકા એમ કરે છે કે પ્રભુએ આવી રીતે જન્મ લીધો છે સામાન્ય મનુષ્ય વગેરેની જેમ તો દેહ ધરીને તો એમણે અવતાર એમનો નહીં થયો હોય પણ એ જન્મ્યા તેથી જન્મ્યા એમ કહેલું છે કંસ વગેરેના વધ તો બીજાથી પણ થઈ શકત એવો અભિપ્રાય છે એટલે જો એમ કહેતા હોય કે કંસ વગેરેનો વધ કરવાનું પણ પ્રભુનું પ્રયોજન હોઈ શકે તો કહે છે કે એવો એવું તો બીજાથી પણ થઈ શકે તેના માટે પ્રભુએ અવતાર લેવાની જરૂર ન હતી તેથી જે કાર્ય કરવાની ઈચ્છાથી જન્મ્યા તે અમને કહો એવો વાક્યનો સંબંધ છે એટલે અહીંયા આગળ પ્રયોજન પ્રભુના પ્રાકટ્યનું પ્રયોજન પૂછી રહ્યા છે આથી એમ જણાવ્યું છે કે ભગવાનનો જન્મ લેવાનું પ્રયોજન કોઈ પ્રસંગને લીધે ઉત્પન્ન થયેલું ન હતું એટલે કે ભગવાન ભગવાને જે જન્મ લીધો એ જન્મ લેવાનું પ્રયોજન કોઈ જ પ્રસંગ હતો નહીં અને પ્રભુએ પ્રભુનું કોઈ પ્રયોજન ન હતું જન્મ લેવાનું અને તેમણે કરવાનું કાર્ય કાલ વગેરેથી થઈ શકે તેવું ન હતું એટલે કોઈ પ્રસંગના લીધે ઉત્પન્ન થયેલું ન હતું અને ભગવાને જે કાર્ય કરવાનું હતું એવું કોઈ કાર્ય પ્રભુએ કરવાનું હતું કે જે કાર્ય કાલ વગેરેથી થઈ શકે તેવું ન હતું આટલું જે એટલે અહીંયા આગળ કૃષ્ણના અવતાર સંબંધી પ્રયોજન અહીંયા પૂછ્યું છે આટલું સમજાય છે હા કોઈને કઈ હોય પૃચ્છા તો પ્રણામ જીજી આમાં ભગવાનના અવતારના સંબંધમાં પત્ની વગેરે પ્રકારનો સંબંધ હોતો નથી પરંતુ માત્ર સંબંધ જ હોય છે એ ના સમજાય છે હા સમજાવો વસુદેવસ્ય આ છઠ્ઠી વિભક્તિ છે અને છઠ્ઠી વિભક્તિ સંબંધ અર્થમાં પ્રયોજન થાય છે તો અહિયાં આગળ એમ કહ્યું કે ભગવાનના ના સંબંધમાં પત્ની વગેરે પ્રકારનો એટલે કોઈ પત્ની છે કોઈ પુત્ર છે કોઈ આ છે એવા પ્રકારનો સંબંધ હોતો નથી પરંતુ માત્ર સંબંધ જ હોય છે એટલે સંબંધ દર્શાવવા માટે અહીંયા છઠ્ઠી વિભક્તિ યોજી છે વ્યાકરણ અંતર્ગત આટલું જ સમજાય છે વિશેષ જે જે સમજાવશે કોઈ કરો હા જી એટલે મને એવું એમાં સમજાય છે કે જે કહ્યું વસુદેવજી એટલે પહેલા જ કહ્યું કે બ્રહ્માજીથી એમનો જન્મ થયો છે બ્રહ્માજી એટલે કે એ કોઈના માતાના ગર્ભમાં આવી અને એમનો જન્મ થયો નથી એટલે એમને અજન્મા કયા છે એટલે એમને કોઈનો પુત્ર કે કોઈનો પતિ કે કોઈનો એવી રીતે કોઈ સંબંધ એમને ફક્ત ખાલી આપણને લોકમાં બતાવવા માટે એ સંબંધ છે પણ એ છે અજન્મા એટલે એમને એવી રીતે કોઈની એમની માતાનું આ એની માતા છે એવું ખાલી સંબંધ બતાવવા કહી રહ્યા છે પણ એ ગર્ભમાં આવીને જેમ લોકવત મનુષ્યનો જન્મ થાય છે તેમ તેમનો જન્મ નથી એમ અહીંયા કહી રહ્યા છે સમજાયું હા દીદી આજ હોય તો તો સમજાયું આજ છે બીજું નથી <laughs> એટલે એમના સંબંધથી નથી એટલે એ વાત સમજાઈ જશે કે વસુદેવ ના પત્ની તરીકેનું નથી કહી રહ્યા પણ ખાલી નામ માત્ર છે એટલે એમનો લોક માં સંબંધ બતાવવા માટે અહિયાં એનું આ ઉચ્ચારણ છે मूलमा એમ વાત કઈ છે ને કે वसुદેવस्य देवक्याम जातह वसुદેવની દેવકી માં ભગવાન જન્મ્યા તો લોક માં તો આ રીતે પ્રસિદ્ધ છે હવે वसुદેવ એક મનુષ્ય છે દેવકી એક મનુષ્ય છે ભગવાન ષડગુણ પૂર્ણ છે અજન્મા છે વસુદેવની દેવકીમાં એમનો જન્મ આ જે પ્રસિદ્ધ છે એમાં તો એવી કોઈ વાત જણાતી નથી કે જેમ કોઈ એક બે મનુષ્યના સંસર્ગથી ભગવાનનો આવિર્ભાવ થઈ જાય તો આમાં ભગવાનનો આવિર્ભાવ થવા જેવું કંઈ જણાતું નથી એટલે પ્રશ્ન કરતી વખતે ઋષિઓએ સૂતજીને જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન લોકપ્રસિદ્ધ જે ભગવાનનો આવિર્ભાવ છે એના સંબંધમાં નથી કેમ કે એમને એ વાત નથી સમજાઈ રહી કે જો ભગવાનને અવતરિત થવું છે તો અવતરિત થવા પાછળનું કારણ ભગવાનનું શું હોઈ શકે એ જનોદ્ધાર માટે ભગવાનનું પ્રાકટ્ય હોય કે ભૂભારાથી હરણ કરવું છે એવા જે પ્રયોજનો હોય તો પણ ભગવાન તો અચિંત્ય વાળા છે પ્રભુની ઈચ્છા માત્ર થી કે પ્રભુ કોઈ પોતાના સામર્થ્યને કોઈ જીવ વિશેષની અંદર આવિષ્ટ કરી અને એ કાર્યને કરી શકે છે આ રીતે એક સાધારણ મનુષ્ય જેવી રીતે પેદા થાય તે રીતે ભગવાન વસુદેવની દેવકીની અંદર પ્રકટ થયા એ કઈ સમજમાં આવે એવી વાત નથી અને એ પણ ભાર્યા જે છે એટલે જેનું ભાર્યા પદની વ્યુત્પત્તિ એ છે કે જેનું ભરણ કોઈકને કરવાનું હોય તે ભાર્યા તો એ તો સ્વયં પરાધીન છે તો એવી પરાધીન જે સ્ત્રી છે એમાં ભગવાનનું પ્રાકટ્ય એ વાતને જણાવવા માટે વસુદેવસ્ય દેવક્યામ એ જાતનો શબ્દ પ્રયોગ કૃષ્ણમાં ઋષિમુનિઓએ કર્યો છે તો અહીંયા જે આ ષષ્ઠી વસુદેવની દેવકી એમ સંબંધ દ્યોતક ષષ્ઠી પદનો જે પ્રયોગ કર્યો છે એના માટે આ વાત જે મહાપ્રભુજી ખોલી રહ્યા છે એમાંથી કે વસુદેવસ્તે ભાર્યા પરાધીના વસુદેવની પત્ની છે જે વસુદેવના અધીન છે ભગવદ અવતારે ન ભાર્યાદિ વિશે સંબંધ ને ભગવાનને પ્રકટ થવા માટે કોઈ પુરુષની પત્ની તરીકે કોઈ સ્ત્રી હોય અને એના દ્વારા ભગવાન પ્રકટ થાય એવા કોઈ સંબંધની ભગવાનને આવશ્યકતા નથી એટલા માટે એમણે એમ કહ્યું કે આ કેવી અજુગતી વાત છે કે વસુદેવની પત્ની દેવકી માં ભગવાન જન્મ્યા સમજાયું નીંદર આવી રહી શું થયું હા ડિસ્કનેક્ટ તો સારું ચલો આગળ કરો જેમનો ક્રમ હોય તે પુનિતા કરે છે જી જી દનવટ પ્રણામ ભગવાનને અવતાર લેવાનું પ્રયોજન છે જ કારણ કે તેનું કારણ જણાય છે અને યોગીઓ યોગથી તે જાણે છે એવા વિચારથી નીચેનો શ્લોક કહે છે એટલે કે આગળ જે પ્રશ્ન થયો એમને કે પ્રભુના અવતારનું પ્રયોજન શું તો એમણે વિચાર્યું કે આ રીતે લૌકિક સંબંધી તો પ્રભુ જન્મ્યા નથી પણ કોઈક પ્રસંગ છે એવો શકીએ કોઈ પ્રસંગને લીધે ઉત્પન્ન નથી થયું એ કારણ પણ અને કોઈ કાલ વગેરેથી પણ થઈ શકે એવું નથી એમણે સાક્ષાત જ પ્રકટ થવું પડે એવું છે તો એ કારણ જણાય છે તે યોગીઓ જે યોગથી જાણે છે તન્નહ સુશ્રુષમાણા નામ અર્હસ્ય અંગાનુવર્ણિતમ યસ્યાવતારો ભૂતાનામ ક્ષેમાય ચ ભવાય ચ હે અંગ તે અમો શ્રવણ કરવા ઈચ્છનારાઓને પછી કહો જે ભગવાનનો અવતાર ભૂતોના સુખ માટે અને વળી મોક્ષ માટે થયેલો એટલે કે જે એમણે પૂછ્યું એ અવતારનું જે પ્રયોજન છે એ અમો સાંભળવાની ઈચ્છાવાળા છીએ તો એ ભગવાનનો જે અવતાર થયો છે જે ભૂતોના સુખ માટે અને મોક્ષ માટે એ અમને જણાવો અમો ઘણા છીએ તેમની શ્રવણ કરવાની ઈચ્છા પૂર્ણ કરવા કહેવું જોઈએ કારણ કે શ્રવણ કરવાની ઈચ્છા યોગથી મટતી નથી અને વળી સર્વ યોગ કરી શકતા નથી વળી ભગવાનના વચન વિના યોગથી ભગવાન સંબંધી પદાર્થ જાણી શકાતો નથી તેથી જ સાક્ષાત અથવા પરંપરાથી ભગવાનના મુખથી કહેવાયેલું ગુરુના મુખથી સાંભળેલું હોય તે અનુ એટલે સાંભળ્યા પછી કહો એટલે કે અમુક ઘણા બધા ઋષિમુનિઓ છે જે શ્રવણ કરવાની ઈચ્છાવાળા છીએ તો આ પૂર્ણ કરવા યોગ્ય છે કારણ કે શ્રવણ કરવાની ઈચ્છા જે છે એમની એ યોગ દ્વારા મટતી નથી અને યોગ એ લોકો કરી પણ શકતા નથી વળી ભગવાનના જે વચન છે એ વચન વિના પ્રભુના સ્વરૂપનું જ્ઞાન પણ થઈ શકતું નથી કે એમના સંબંધી કોઈ પદાર્થ પણ જાણી નથી શકાતો એટલે આપે જે કંઈ ગુરુના મુક્તિ સાક્ષાત કે પરંપરાથી સાંભળેલું છે કે ભગવાનના મુક્તિ એ આપે સાંભળ્યા પછીનું અમને અમને કહો કારણ કે મંત્ર વિગેરેમાં વિગેરેના સંબંધમાં પણ ભણેલું પાછળથી કહેવું જરૂરી છે પણ તે ઉત્તમ અધિકારીને કહેવું જોઈએ એટલે કે મંત્ર વગેરેના સંબંધમાં જે કંઈ તમે ભણ્યા છો જે કંઈ અધ્યયન કર્યું છે એનું તમારે અમને કહેવું જરૂરી છે અને એ પણ ઉત્તમ અધિકારીને શ્રવણ કરવાની ઈચ્છાવાળાઓનું તો કહેવું જ એ લોકોને તો કહેવું જ જોઈએ હે અંગ એ કોમલ સંબોધન સૂત સૂતને કહે છે અંગ તરીકે પોતાને સ્વાધીન હોવાનું જણાવવા કરેલું છે એટલે અહીંયા જે કહ્યું છે કે અંગ અનુવર્ણિતમ તો હે અંગ જે છે એ સંબોધન સૂતજી માટે કર્યું છે અને સ્વાધીન હોવાનું સ્વાધીન હોવાનું એટલા માટે કે જે એમને શ્રવણ કરવાની જે ઈચ્છા છે જે પ્રશ્ન પૂછ્યો છે તો એ પ્રશ્નનો જવાબ આપ આપવા માટે યોગ્ય છો એ અર્થમાં એમને એ અંગ કરીને એમને સંબોધન કર્યું છે ઉત્તરાર્ધથી આરંભી સાડા ત્રણ શ્લોક શ્લોકોથી એમ કહે છે કે ભગવાનને અવતાર લેવાનું સાધારણ પ્રયોજન તો અમે જાણીએ છીએ પરંતુ અસાધારણ પ્રયોજન પૂછીએ છીએ સાડા ત્રણ શ્લોકથી જે આવ્યું આગળ જે હમણાં શ્લોકમાં આવ્યું કે દેવક્યામ વસુદેવસ્ય જાતો એટલે કે પ્રભુના પ્રયોજનનું જે સાધારણ કારણ પ્રયોજન છે એ બતાવ્યું અને હજી પણ એ બતાવી રહ્યા છે પણ અમને અસાધારણ પ્રયોજન અમે અત્યારે પૂછી રહ્યા છે તે સાધારણ પ્રયોજન પૈકી ઉત્તરાર્ધથી પ્રથમ અવતાર દ્વારા દેહ ધારણ કરવાનું પ્રયોજન કહે છે જેમનો સામાન્ય રીતે અવતાર એટલે કે દેવ હલકા જીવો મનુષ્યો વગેરેમાં અલૌકિક તેજ મૂકવાનું પણ ભૂતોના એટલે સર્વ ઉત્પન્ન થયેલા સ્થાવર જંગમોના ક્ષેમાય આ લોકના સુખ માટે અને ચ શબ્દો હોવાથી સર્વના દુઃખ દૂર કરવા એટલે અહીંયા જે ઉપર કહ્યું અવતારો ભૂતાનામ ક્ષેમાય ચ તો અહીંયા જે ભૂતો બતાવ્યા છે તે સર્વ ઉત્પન્ન થયેલા સ્થાવર જંગમો માટે અને જે કોઈ દેવ છે હલકા જીવો છે એ મનુષ્યમાં એમણે આ ક્ષેમાય એટલે કે એ લોકોના લોકના સુખ માટે અને જે ક્ષેમાય ચ કહ્યું છે તે ચથી એમના દુઃખ પણ દૂર કરવા એટલે સુખ પણ આપવું અને દુઃખ પણ દૂર કરવું એ ક્ષેમાય ચથી બતાવ્યું અને ભવાય સર્વને મોક્ષ આપવા ચ એ વળી હોવાથી સર્વની અવિદ્યા દૂર કરવા થાય છે અને જે ભવાય ચ છે તો ભવાયથી અહીંયા મોક્ષ લીધો છે એટલે કે મોક્ષ આપવા માટે અને ચ એટલા માટે લીધો કે એનાથી એ લોકોની અવિદ્યા પણ દૂર કરવા થાય છે અથવા ભૂધાતુ સત્તાના અર્થવાળો હોવાથી ભવાય એટલે સર્વભૂતોની માત્ર સત્તા માટે ભગવાનનો અવતાર થાય છે અને ચ શબ્દનો અર્થ બ્રહ્મસૂત્ર ચાર ચાર છ પ્રમાણે બ્રહ્મના ચૈતન્યમાં જીવનો પાછળથી માત્ર ચૈતન્ય રૂપે પ્રવેશ થાય છે અહીંયા જે ભૂધાતુ સત્તાના અર્થવાળો કયો છે એમાં એમ કે છે વિશેષ અર્થ કે ભવ શબ્દનો અર્થ સંસાર પ્રસિદ્ધ છે વળી તેનો અર્થ સંપત્તિ પણ બીજાઓએ કરેલ છે છતાં અહીં તેના તેનો અર્થ પ્રકરણને લીધે મોક્ષ થવાની યોગ્યતા અહીં જણાવી છે એટલે ભવાયથી અહીંયા મોક્ષ શબ્દ મોક્ષ સમજવાનું છે જે મુમુક્ષ જીવો છે જે મોક્ષ થવાની યોગ્યતાવાળા છે એના માટે આ ભવાય શબ્દ વાપર્યો છે અને ચ જે બીજો અર્થ છે બીજો લીધો છે જે ભવાય ચમાં એમાં મોક્ષ થાય એટલે અવિદ્યા તો રહે જ નહીં તેથી બીજો ચ નિરર્થક થાય તેથી તેમ ન થાય તે માટે આ કહેલ છે બ્રહ્મના ચૈતન્યમાં પાછળથી થયેલ પ્રવેશ એટલે મોક્ષ આ બ્રહ્મસૂત્રમાં જે ઓડુલોમીનો મત છે એ પ્રમાણે અહીંયા મોક્ષ કહ્યું છે એટલે ચિદ્રુપ બ્રહ્મમાં જીવ ચિદ્રુપ થઈ પ્રવેશ કરે છે અને તેમની સાથે ચિદ્રુપથી જ ભોગ ભોગવે છે એટલે કે જે બ્રહ્મના ચૈતન્યમાં જીવનો પાછળથી માત્ર ચૈતન્ય રૂપે પ્રવેશ થાય છે એ અંશથી કહી રહ્યા હોય એવું લાગે છે કે ચિદ્રુપ બ્રહ્મમાં જે બ્રહ્મનો ચિદંશ છે એ રીતે જે એનામાં પાછળથી મોક્ષ થઈ ત્યાર પછી પ્રવેશ કરે છે અને એ એ રીતે જે ભોગ પણ ભોગવે છે જે જે આમાં એમ કહ્યું છે ને કે મંત્ર વગેરેના સંબંધમાં પણ ભણેલું પાછળથી કહેવું જરૂરી છે તો મંત્ર વગેરેથી શું લેવાનું स्थितस्य हि अनुवचनम् आवश्यकं मंत्रादावपि એટલે જે ભણેલું હોય એનું અનુવચન એટલે એનું વર્ણન એ પણ કરવું જરૂરી છે એ પઠિત અગર મંત્રો તો મંત્રનું પણ એટલે જે વિશેષ અધિકારી હોય અધિકારી હોય પોતાને ફોનને મ્યુટ કરી દો તમે લીધા પછી તરત નહીં તો પછી એકો થશે એટલે મંત્રનો મતલબ જે પણ મંત્ર જેમ અષ્ટાક્ષર પંચાક્ષર કેમ નહીં મંત્ર પઠિત હોય તો પણ એનું અનુવચન આવશ્યક હોય છે કે જે એને શ્રવણ કરવાનો અધિકારી હોય એને એના અર્થ તાત્પર્યનું વર્ણન કરવું જોઈએ અહીંયા કેમ કે સામે બધા ઋષિ મુનિઓ બેઠા છે ઋષિ મુનિઓ છે એ મંત્રનો સાક્ષાત્કાર કરવાવાળા કે મનનશીલ હોય એને મુનિ કહેવામાં આવે ઋષિ છે મંત્ર દ્રષ્ટાને કહેવામાં આવે છે તો એવા ઋષિમુનિઓ સૂતજીને પ્રશ્ન કરી રહ્યા છે સૂતજી એમ કહી શકે ને ભાઈ તમે તો બધું જાણો છો તમે કેમ પૂછો છો એટલે આમ કહ્યું કરો આગળ હા જી આપન્ન સંસ્કૃતિ સોરી એવી રીતે સર્વના સુખ અને મોક્ષ માટે ભગવાનનો અવતાર થાય છે એમ કહ્યું ભવિષ્યમાં ઉત્પન્ન થનારા જીવોને તો ભગવાનના નામથી પુરુષાર્થ પ્રાપ્ત થાય છે એમ નામનું મહાત્મય નીચેના શ્લોકમાં કહે છે એટલે આ ઉપર બતાવ્યું એવી રીતે બધાના સુખ અને મોક્ષ માટે જ ભગવાનનો અવતાર થાય છે એમ કહ્યું એટલે એમના અવતારનું પ્રયોજન બતાવી અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારા જીવોને તો ભગવાનના નામથી જ એટલે ભગવાનનું નામથી જ એને પુરુષાર્થ પ્રાપ્ત થાય છે એમ કરી અને નામનું મહાત્મ્ય બતાવતા આ શ્લોક કહી રહ્યા છે આપન્ન સંસ્કૃતિ ગોરામ યન્નામ વિવસો ક્રીણન તત સદ્યો વિમુચ્યેત યત વિભેતિ સ્વયં ભયમ ગોર સંસારને પ્રાપ્ત થયેલો પર્વત થઈ જેમનું નામ જે નામથી ભય પોતે ભય પામે છે ઉચ્ચારતા તેનાથી તરત મુક્ત થાય છે એટલે આ ગોળ સંસાર છે એમાં જેને ભય લાગી રહ્યો છે એના નામથી એ ભયને પણ ભય લાગે છે એવા શ્રી ભગવાનનું નામ ઉચ્ચારતા તેનાથી તરત જ મુક્ત થવાય છે એમ કહી રહ્યા છે સર્પ વિગેરેની યોની રૂપ અથવા મોટા રોગ વિગેરે રૂપ ગોળ સંસારને પ્રાપ્ત થયેલા જેમના અવતારનું નામ વિવશ પર્વત થઈને અથવા વિ એટલે કાલને વશ થઈને ગ્રીણન ઉચ્ચારતા તે સંસારમાંથી તરત મુક્ત થાય છે કારણ કે મૃત્યુ સમયે કોઈક ભય નામનો કાલનો અધિકારી મૃત્યુના પાસથી બધા એને બાંધે છે એટલે સર્પ વિગેરેની યોનિરૂપ અથવા મોટા રોગ વિગેરે રૂપ ઘોર સંસાર એટલે સંસારમાં તો આ જ થઈ રહ્યું છે કે જે આવી યોનિરૂપ પ્રાપ્ત થાય છે અથવા કોઈક રોગ પ્રાપ્ત થાય છે તો એવા પ્રાપ્ત થયેલા જેમના અવતારનું નામ વિવશ એટલે વિવશ નો અર્થ કરી રહ્યા છે કે પર્વત થઈને અથવા વી એટલે કાલને થઈને કાલને વશ થઈને અથવા તો પર્વત થઈને પણ જે એનું નામ ઉચ્ચારે છે કારણ કે સંસારમાં પડેલો છે તો એને કોઈ ભય પ્રાપ્ત થાય છે કોઈ એવી યોની પ્રાપ્ત થાય છે અથવા રોગ જે કંઈ પ્રાપ્ત થાય છે તેનાથી પર્વત થઈને અથવા તો કાલને વશ થઈને એ પ્રભુનું નામ ઉચ્ચારતા એ સંસારમાંથી તરત જ મુક્ત થાય છે કારણ કે મૃત્યુ સમયે કોઈ ભય નામનો કાલનો અધિકારી મૃત્યુના પાસથી બધા એને બાંધે છે કારણ કે મૃત્યુનો ભય એવો છે કે એ કાલથી એને બાંધે છે મૃત્યુના પાસથી જે અધિકારીઓનું નિરૂપણ ચોથા સ્કંદમાં ભય નામના સૈનિકો એ ચાર અઠ્યાવીસ એક નામના એ શ્લોકમાં કરશે તેના પાઠથી ભગવાનનું નામ લેનાર તરત જ મુક્ત થાય છે એવો અર્થ છે કે ભય જેને લાગી રહ્યો છે એને ભય નામના સૈનિકો બાંધી રહ્યા છે એના પાસથી જો ભગવાનના નામનું અહીંયા મહાત્મ્ય આ શ્લોકમાં બતાવી રહ્યા છે એટલે કહી રહ્યા છે કે ભગવાનનું નામ એ લેશે તો તરત જ એની મુક્તિ થાય છે એવો અર્થ કરી રહ્યા છે ભગવાનનું માત્ર નામ લેવાથી તે પાશમાંથી કેમ છોડી દે એ શંકા કરી રહ્યા છે કે ભગવાનનું માત્ર નામ લેશે તો એ પાશમાંથી કેવી રીતે છૂટી જશે તે વિષયમાં કહે છે કે યશ જે ભગવાનના નામથી પોતે ભય પામે છે પોતાના સ્વરૂપનો નાશ થવાથી ભય પામે છે તે એનાથી કહી રહ્યા છે કે જે ભગવાનના નામથી પોતે એ જે કાળ છે એ ભગવાનના નામથી ભય પામે છે અને પોતાના સ્વરૂપનો નાશ થવાથી ભય પામે છે બહારના પદાર્થનો નાશ થવાથી ભય પામતો નથી કારણ કે ભગવાનના નામનું મહાત્મય એવું છે કે તે શ્રવણ કરનારાઓને મુક્ત કરે છે ભગવાનના નામનું મહાત્મય એવું છે કે તે શ્રવણ જે શ્રવણ કરી રહ્યો છે એને મુક્ત કરી રહ્યા છે તેથી નામનું શ્રવણ થતાં ભય પણ મુક્ત થાય એવો અર્થ છે નામનું શ્રવણ જ્યારે થશે ત્યારે ભય છે તે પણ મુક્ત થઈ જાય છે અથવા સ્વરૂપ થયેલ ભય ભયનું સ્વરૂપ પણ દૂર થાય છે એવો અર્થ છે જે ભયનું સ્વરૂપ છે એ સ્વરૂપ પણ દૂર થઈ જાય છે બીજાથી ખરેખર ભય થાય છે એ શ્રુતિ પ્રમાણે ભય દૂર થાય છે એટલે દ્વૈતની દ્રષ્ટિ જતી રહે છે તેથી ભવિષ્યમાં ઉત્પન્ન થનારાઓની ભગવાનના નામથી મુક્ત થાય મુક્તિ થાય છે એટલે ભવિષ્યમાં ઉત્પન્ન થનારો જે ભય છે એને પણ ભગવાનના નામથી મુક્તિ થાય છે એટલે દ્વૈતની દ્રષ્ટિ જતી રહે છે એમ કહી રહ્યા છે કે એટલે ભય કંઈક જુદો એને અનુભવ જ નથી થતો બીજાથી ખરેખર ભય થાય છે એ શ્રુતિ પ્રમાણે એટલે કોઈક બીજાથી એને જેને ભય થઈ રહ્યો છે એ ભય પણ દૂર થાય છે એટલે દ્વૈતની દ્રષ્ટિ એટલે જુદાપણું એને રહેતું નથી એને પ્રભુનું નામનું મહાત્મ્ય અહીંયા આગળ જણાઈ રહ્યા છે એટલે નામમાં પોતે એવો મસ્ત થઈ જાય છે તો પછી એને ભય જેવું કંઈક એને ફીલ જ નથી થઈ રહ્યું એમ થઈ રહ્યા મને આમાં આ વાક્ય બહારનો પદાર્થનો નાશ થવાથી ભય પામતો નથી પોતાના સ્વરૂપનો નાશ થવાથી ભય પામે છે પણ બહારના પદાર્થનો નાશ થવાથી ભય પામતો નથી અને પછી ફરી હવે કહી રહ્યા છે કે બીજાથી ખરેખર ભય થાય છે એ નથી સમજાતું સ્વયં ભયમ યદ વિભેતી ભય પોતે જેનાથી ડરે છે હા એ તો ભગવાન જ થયા ને ભય જેનાથી ડરે છે એ ભગવાન નહીં નહીં ભગવાન ની વાત નથી ભગવાન ના નામ ની વાત છે અત્યારે એટલે પોતે ભય જેનાથી ડરે છે આ અહીંયા કહેવામાં આવ્યું છે તો એનો આશય અહીંયા સમજાવી રહ્યા છે કે યસ્માત નામનો ભયમ સ્વયં વિભેતી એટલે જે નામથી ભય પોતે ડરે છે શા માટે ડરે છે સ્વરૂપ નાશે ન વિભેતી એને એમ થશે થાય છે કે મારું હું સ્વયં નષ્ટ થઈ જઈશ ભય છે કે જે છે એ એ કાલનો એક અનુચર સેવક છે અધિકારી છે તો ભગવત નામના શ્રવણથી ભય નામનો જે કાલનો અનુચર છે એ એમ વિચારે છે કે ભગવત નામને કારણે હું સ્વયં નષ્ટ થઈ જઈશ નતું બહિ પદાર્થ નાશે ના એટલે બહારના પદાર્થોના નાશથી એ અહીંયા ભયભીત નથી થઈ રહ્યો પરંતુ પોતાના સ્વરૂપ નો નાશ થઈ જશે કાલ ને જે જૂતો પ્રગટ થાય હા એવું સમજો એ યમદૂત હતા ધર્મરાજના મૃત્યુદૂત હતા એને પણ તમે ભયનું પ્રતીક માની શકો પણ ભય ઘણા બધા કારણોથી થાય છે એ જેટલા પણ કારણો છે ભયજનક એનો નાશથી ભયને શું કામ ભયભીત થવું જોઈએ એટલે એનો ડર એને નથી પણ એને ડરે છે કે ક્યાંક હું જ નષ્ટ નથી જાઉં ભગવાનના નામનું એવું મહાત્મ્ય છે એટલે કોઈ એક્સિડેન્ટ થી ડરે કે કોઈ ઉંમર મોટી થઈ જવાથી ડરે કોઈ વજન વધી જવાથી ડરે કે વજન ઘટી જવાથી ડરે કોઈ નિર્ધન થઈ જાય તો ડરે રોગથી ડરે એમ ઘણા બધા કારણો છે ને પણ એનું રિઝલ્ટ છે એ ભયના રૂપમાં આવે છે તો જે કારણોથી ભય પેદા થાય છે એ કારણોનો નાશ થાય તો થતો રહેવા દે એમાંથી ભયનું સ્વરૂપ તો નષ્ટ ન થયું ને પણ અહીંયા ભય જે છે એટલા માટે ડરી રહ્યો છે કે ભગવત નામનો પ્રભાવ એવો છે કે એ સ્વરૂપત એનો નાશ થઈ જશે हेलो हाँ हेलो जजय दंडवत प्रणाम जजय एक प्रश्न पूछना है इसमें कि जय जैसे निबंध में महाप्रभु जी बता रहे हैं कि जो नाम नाम से जो बोला है कि भगवत प्राप्ति हो जाती है वो उस तरीके से बताया जैसे राजा चलता है तो सब लोग उसकी स्तुति करते हैं लेकिन वास्तव में भगवत प्राप्ति के लिए ये सांख्य तप भक्ति आदि वो पांच कोई चीज बताई उनकी आवश्यकता रहती है तो जैसे यहाँ पे नाम को किस तरीके से समझना फिर ऐसा है कि वहां जो कहा है जी वो स्तुति मात्रम तत्ोन्य था उस संदर्भ में कहा कि वो भगवत नाम के महात्म्य को बढ़ाने के लिए प्रभु कभी ऐसी लीला कर देते हैं कि जिससे कि उन नाम के ऊपर हमारा विश्वास दृढ़ हो जाए पर नामोच्चारण मार्गी भी होता है मर्यादा मार्गी भी होता है प्रवाह मार्गी भी होता है तो मार्ग भेद से जहां भक्त जब पुष्टि मार्गी भक्त जब भगवत नामोच्चारण करता है तब उसमें वो स्तुति मात्र रूपता नहीं है तब तो भय का स्वरूपतः नाश होता है और अच्छा, अच्छा। मर्यादा मार्गी या प्रवाही जीव है वो करेगा तब उसकी योग्यता के अनुसार उसका प्रभाव पड़ेगा वो आगे का जो वचन है उसमें आएगा ये आगे का जो श्लोक है यथाशु वहाँ इस विषय में जी जी तो नाम है वो नाटक है इसमें कोई शंका नहीं है जी जी आगे कौन है हाँ जी योगेश भाई करे ભગવાનના નામનો ઉચ્ચાર કરવાની શક્તિ વિનાના વૃક્ષો પશુઓ વગેરેની શી દશા એવો પ્રશ્ન થાય તેથી નીચેનો શ્લોક કહે છે એટલે ભગવાનના નામનો મનુષ્ય ઉચ્ચાર કરી શકે પણ આ વૃક્ષો પશુઓ જે ઉચ્ચાર નથી કરતા તો એમની શું દશા છે એવો પ્રશ્ન છે એના માટે નીચેનો શ્લોક કહે છે यद्वात् ઋષય ऋषय प्रसभायना तद्य पुनन्तुष्टा સ્વર્ગુન્યાપોનું સેવયા હે સૂત જેમના ચરણનો સારી રીતે આશ્રય કરેલા નજીકના સ્પર્શ કરેલા ઋષિઓ અને જ્ઞાનીઓ નજીકના સ્પર્શ કરેલા ગંગાના જલ પેટે ભગવાનની સેવાને લીધે તરત પવિત્ર કરે છે એટલે જેને ભગવાનના ચરણનો આશ્રય કરેલો હોય છે અને એવા ઋષિઓને સ્પર્શ ભગવાનના ચરણના ઋષિઓને જ્ઞાનીઓ છે જે રીતે ગંગાજીના જળનો સ્પર્શ કરીને ગંગાજી પવિત્ર કરે છે ભગવાનની સેવા લીધે એ રીતે એ ચરણનો ભગવાનનો આશય કરેલો છે એ પણ પવિત્ર કરે છે ભક્તનો સ્પર્શ થતા તેઓ પણ મુક્ત થાય છે એટલે ભગવાનના ભક્તનો સ્પર્શ થવાને કારણે જે રીતે આગળ કહ્યું તે રીતે તેઓ મુક્ત થાય છે એવો અર્થ જે ભગવાનના બે ચરણો જેમના આશ્રય થયેલા છે એવા ઋષિઓ અને જ્ઞાનીઓ પવિત્ર કરે છે એટલે ભગવાનના જે ચરણોનો આશ્રય કરેલો છે એમનો ઋષિઓને જ્ઞાનીઓ પવિત્ર કરે છે ભગવાનનો સારી રીતનો આશ્રય જ્ઞાન માર્ગમાં પણ હોય છે અને જેમ જ્ઞાનીઓને દેહનો અભ્યાસ ન હોવાથી તેમના સ્પર્શથી મુક્તિ થતી નથી તો ભગવાનનો આશ્રય તો જ્ઞાન માર્ગમાં પણ હોય છે પણ જ્ઞાનીઓને તો પોતાના દેહનો અભ્યાસ હોતો નથી કારણ કે જ્ઞાનીઓને તો મુક્તિ દેહનો અભ્યાસ પોતે હોતો નથી તેથી એમના સ્પર્શથી મુક્તિ થતી નથી પરંતુ તેમના ઉપદેશથી મુક્તિ થાય છે એટલે ગાંધીઓને ગંગાજીમાં ભક્તોનો ચરણ કે એ કરવાથી મુક્તિ થાય છે ગાંધીઓને દેહનો અભ્યાસ નથી એટલે એમના સ્પર્શથી મુક્તિ થતી નથી પણ જ્ઞાનીઓ બુદ્ધિવાળા હોવાથી એમના ઉપદેશથી મુક્તિ થાય છે એ સમજાય છે તેમના સ્પર્શથી મુક્તિ કદને થતી નથી એમ જણાવવા ચરણ ચરણપદ યોજેલું છે એટલે ચરણ ચરણપદનું મહાત્મા એ રીતે જણાવ્યું છે ચરણનો સારી રીતનો આક્ષેપ ભક્તિ માર્ગમાં જ હોય છે ગુરુ પણના પ્રકારથી નથી એટલે ભગવાનના ચરણનો આક્ષેપ તો એટલે ભક્તિ માર્ગમાં જ હોય છે જ્ઞાનીઓ આજે આગળ બધા એ જ્ઞાન માર્ગમાં નથી એવું કહેવામાં આવે આશ્ચર્ય કરવાનો એમ જણાવવા સમુક્ષર યોજેલ છે એ શું એવું સંબોધન તેને પવિત્રપણાનો અનુભવ જણાવવા કરેલું છે એટલે સૂરજીને આ એનું સંબોધન કરાયું છે એ રીતે એનું પવિત્રપણું જણાવવા માટે કહેલું છે જેમ તે સૂત્ર શુદ્ર હોવા છતાં મોટા પુરુષની કૃપાથી બ્રાહ્મણો સાથે યજ્ઞ વગેરેમાં પણ સારી રીતે વ્યવહાર કરે છે એટલે આગળ આપણે જોયું કે શુદ્ધ શુદ્ર છે પણ એની પર મોટાઓની કૃપા થઈ છે એના કારણે એ યજ્ઞને બધામાં અધિકાર સારી રીતનો વ્યવહાર કરી શક્યો છે બાકી શુદ્ધ યજ્ઞ એ બધામાં અધિકાર નથી હોતો શુદ્ધ પર એ મોટાઓની કૃપા થઈ છે એના કારણે એ સારી રીતે વ્યવહાર કરી શકે છે ઋષિઓ એટલે મંત્ર જોનારાઓ રસમાય એટલે પ્રકૃત ઉત્તમ સમ શાંતિ છે અયનમ માર્ગ છે જેમનો સેવા ગ્રામ્ય એટલે આ ઋષિઓ જે સોનક વગેરે ઋષિઓ જે મંત્ર જોનારાઓ છે પ્રકૃત પ્રસ્માયના એટલે પ્રકૃ ઉત્તમ સમ શાંતિ છે અયનમ માર્ગ છે એટલે એમનો ઉત્તમ માર્ગ છે સેવા જ્ઞાનીઓ તે બંને પણ જેમના ચરણનો સારી રીતે આશ્રય કરેલા પવિત્ર કરે છે એવી વાક્યની યોજના છે એટલે એ જ ચરણનો સારી રીતે આશ્રય કરેલા ને પવિત્ર કરે તેવી વાતની યોજના જણાવી અથવા ભગવાનના ચરણનો આશ્રય કરેલા ઋષિઓ જ્ઞાનીઓ પણ થઈને જ્ઞાન અને કર્મ પ્રાપ્ત કરી ભક્તિ જ્ઞાન અને કર્મ ત્રણ પ્રાપ્ત કરેલા થઈ સર્વને પવિત્ર કરનારા થાય છે એટલે જે લોકો ભગવાનના ચરણનો આશ્રય કરેલો છે એ ઋષિઓ પણ જ્ઞાનીઓ હોવા છતાં પણ જ્ઞાન અને કર્મ કરીને ભક્તિ જ્ઞાન કર્મ એ ત્રણે પ્રાપ્ત કરેલા બધાને પવિત્ર કરે છે કારણ કે પોતે શુદ્ધ થઈને બીજાઓને કારણ કે આપણે ભક્તિ માર્ગનો ભગવાનના ચરણનો આશ્રય કરે ભક્તિ માર્ગમાં છે એટલે પોતે બી શુદ્ધ થાય છે અને બીજાઓને પણ પવિત્ર કરે છે તેથી તેઓની પોતાની શુદ્ધિ થવામાં જ્ઞાન અને કર્મનો ઉપયોગ છે તેથી તે લોકોની પોતાની શુદ્ધિ થવામાં કર્મ અને જ્ઞાનનો ઉપયોગ થાય છે પરંતુ તે બહેનો બીજાઓને પવિત્ર કરવામાં સાક્ષાત સુગંધ નથી પરંતુ તે કર્મ અને જ્ઞાનનો બીજાઓને પવિત્ર કરવામાં સાક્ષાત સુગંધ નથી એટલે કર્મ જ્ઞાન છે બીજાને સીધો પવિત્ર નથી કરી શકતા પરંપરા કરે છે આગળ અમને કહ્યું ભક્તિ જ્ઞાન અને કર્મ છે એ બીજાને પવિત્ર કરે છે એટલે જ્ઞાન ભક્તિને જુદી કરીને જ્ઞાન અને કર્મ બેનું આમાં ડિસ્ટ્રીબ્યુશન કર્યું હા એટલે જ્ઞાન ઉપદેશ દ્વારા કરે છે કર્મ ચિત્ત શુદ્ધિ કરી અને તે પછી કરે છે પરંતુ જેમણે પ્રભુના ચરણોનો આશ્રય લીધેલો છે એવા ભક્તોનો સ્પર્શ છે એ પણ તત્કાલ શુદ્ધિ કરનારું છે ભક્તિને જુદી હા હા આમાં જે જે આમાં આશીર્વાદ એવી કોઈ વસ્તુ આવી જાય ને શું આશીર્વાદ આમાં આશીર્વાદ મળે હા હા એ સમજવા માટે હા ચોક્કસ નજીકમાં સ્પર્શ કરેલાનો એવો અર્થ છે કે સમીપમાં રહી માના માત્ર દેહના સંબંધથી પવિત્ર કરે છે કારણ કે ત્રણ વાર સ્વાધ્યાય વેદનું અથવા ત્રણ રાત્રિ સાવિત્રીનું અધ્યયન કર્યું તે એક વર્ષમાં પોતાને પવિત્ર કરે છે એટલે નજીકમાં સ્પર્શ કરેલા અર્થ એવો છે કે સંયુક્તમાં રહી એના સંબંધથી જ પવિત્ર કરે છે કે વેદનું ત્રણ વાર અધ્યયન કરો અથવા ત્રણ રાત્રિ સાવિત્રી અધ્યયન કરો તો એક વર્ષમાં જ પોતાને પવિત્ર કરે છે વગેરે વાક્ય પ્રમાણે કાલના ડાકરથી કાલ જવાથી સર્વ સ્તરે પવિત્ર થવાનો અનુભવ થાય છે એટલે આ રીતે ત્રણ કરો તો બધે પવિત્ર થવાનો અનુભવ થાય છે એવું કાલના ડાકરથી એટલે વેદાધ્યયન આદિ જે છે એ પવિત્ર થવા માટે સમય લે છે એના માટે આ પ્રમાણ આપ્યું ત્રિસ્વાધ્યાયમ વેદમ અધીત ત્રિરાત્રમ વા સાવિત્રીમ સંવત્સરા દેવાત્માનમ પુનીત એટલે વેદમાં એમ કહેવાયું છે કે આ રીતે પણ પવિત્ર થવાય છે પરંતુ ત્યાં જ એ વાત કહી છે કે કોઈ સંવત્સર પર્યંત જ્યારે આ રીતે પારાયણ કરે ત્યારે થાય કોઈ ત્રણ રાત પર્યંત કરે કોઈ ત્રણ ત્રણ વખત વેદનો સ્વાધ્યાય કરે ત્યારે જઈને પવિત્ર થાય એમ પવિત્રતા માટે અમુક લાંબા સમયની મર્યાદા આમાં બતાવવામાં આવી છે પણ અહીંયા તો જે કેવલ ઉપસ્પૃષ્ટ છે એટલે પ્રભુનો આશ્રિત ભક્ત છે એના સ્પર્શ માત્રથી પણ આ જે પશુ પક્ષી કે વૃક્ષ વગેરે છે એમની શુદ્ધિ થઈ જાય છે એમ એનું ગૌરવ બતાવ્યું છે ખાલી મહાત્મ્ય બતાવવા માટે સાથે કર્યા વગર થોડી થઈ જશે મહાત્મ્યને બતાડવા માટે મતલબ એક્ઝાગરેટેડ છે કે નહીં છે કેમ નહીં એટલે કોઈ વ્યક્તિ પોતે મતલબ મહાપ્રભુ જેમ જેવી રીતે ચોરસ વિષ્ણુની વાતો માગે કરે છે કે તારા સામેથી આનો ઉદ્ધાર થશે દૈવી જીવ નથી તો પણ જે લોકો કરવા સમર્થ નથી એ કહ્યું ને અહિયાં કે सामर्थ्य રહિતાના વૃક્ષ પશ્વાદીનામ કા ગતિ જે હીન જીવો છે એમની શું ગતિ તો એમની ગતિ એ કે આમના સંબંધથી થશે એમની તો ભોગયોની હોય ને પશુ પક્ષી વૃક્ષની હોય કર્મીઓની તો એ ભોગ ભોગવવા માટેનો એમનો સમય છે એના પછી મનુષ્ય કે એવું કોઈ જન્મ મળે ત્યારે એ લોકો કર્મો કરે તો એમાં એ ભોગીઓનીમાં કેવી રીતે ઉદ્ધાર થઈ જશે એ જ તો મહાત્મ્ય છે ને ભક્તિનો પ્રભુના શરણાગત હોવું એ એટલું ગુણાદાયક છે કે ભોગ યોનીમાં પડેલા કે હીન યોનીમાં જે પડેલા છે એમનો પણ ઉદ્ધાર કરી દે છે પુરાણોમાં અને વાર્તા સાહિત્યમાં એના ઘણા બધા દ્રષ્ટાંતો આપણને જોવા મળે છે પછી કબૂતર ને જે ગોસાઈજી દીક્ષા આપી એ પણ એ ટાઈપ હા કાલ જવાથી નથી છે એટલે આ સમય આપણે કીધું એ છે રામનો જે વેદનું અધ્યયન કરવા માટે ત્રણ વાર સારું અધ્યયન કરવા માટે સમય જાય એને જ કાલ કરી દે કાલ જવાથી એટલે સમય જ જવાનો હા સમય એટલે અમુક સમયમાં પવિત્રતા થવાનું તો બધી જગ્યાએ કહેવાયું છે એમાં કોઈ નવી વાત નથી પણ સંબંધ માત્રથી પવિત્રતા થાય છે એ તો અહિયાં ભગવત શરણાગત ભક્ત છે એના જ અંદર એ ગુણધર્મ છે એમ એનું મહાત્મ્ય બતાવ્યું છે પણ મનન અથવા કર્મનો સંબંધ હોવાનો જરૂરી છે કરેલો સ્પર્શ પવિત્ર કરતો નથી એટલે નિર્ણય એવું વાક્ય બતાવ્યું છે એના માટેથી મનન અને નો સંબંધ છે એમાં ક્રૂર વગેરે હોય તે સ્પષ્ટ પવિત્ર કરતો નથી એમ જણાવવા ઉપ નજીકમાં ઉપચાર યોજેલો છે અથવા ઉપસૃષ્ટાનો સંબંધ પછીના શબ્દ ગંગા ગંગાજળ સાથે લેવો એટલે ઉપસૃષ્ટાનો સંબંધ ગંગાના જળ જે રીતે પવિત્ર કરે છે એ રીતે લેવો કારણ કે તેઓ ઋષિઓ વગેરે તો દ્રષ્ટિ વગેરેથી પવિત્ર કરે તેવું સંભવ છે કારણ કે ઋષિઓ તો દ્રષ્ટિ વગેરેથી પવિત્ર કરે એવું સંભવ છે સ્વગુણ ન્યાય ગંગાના જલો અનુસેવ્યા પુનંથી ભગવાનના સેવકોને પવિત્ર કરે છે એટલે ગંગાના અનુસેવ જે ભગવાનના સેવક હોય છે એને જ પવિત્ર કરે છે એવો અર્થ વારંવાર કરેલા પાયા પાયાસૂત્રો ભગવાનથી વિમુખ હોય તેને પવિત્ર કરતા નથી એટલે ભગવાનના ચરણમાં આશ્રય કરેલો એને જ પવિત્ર કરે છે પણ જે ભગવાનથી વિમુખ હોય તેમને પવિત્ર કરતા નથી એ વાક્ય પ્રમાણે લેવું ગંગાજળ તરત પવિત્ર કરે છે એ વાક્યથી પણ નારાયણને સન્મુખ કરીને પવિત્ર કરે છે એમ કહેલું છે અથવા નજીકના સ્પર્શ કરેલા ગંગાના જળો તરત પવિત્ર કરે છે એ દ્રષ્ટાંત જાણવું એટલે ગંગાજળ તરત પવિત્ર કરે છે એનું કારણ બી જણાય કે નારાયણને સન્મુખ કરીને પવિત્ર કરે છે નજીકના ગંગાના જળો પણ એ દ્રષ્ટાંત જાણવું અનુમાં અગ્રમ અને રહેલું શબ્દ માન્યાતાના અર્થમાં યોજેલ છે ભગવાનના ભક્તો અને ગંગા પવિત્ર કરે છે છતાં પણ ભગવાનની સેવા પવિત્ર કરે છે બીજી રીતે કરતા નથી એવી માન્યતા છે ઉપર ઉપરનું પવિત્રપણું એ કહેવા ઈચ્છેલું નથી ઉત્તમ પવિત્રતા તો માયાનો સ્પર્શ ન રહેવાથી થાય છે એટલે ભગવાનના ભક્તોને ગંગા જે પવિત્ર કરે છે ભગવાનની સેવા પણ જે રીતે પવિત્ર કરે છે બીજી રીતે પવિત્ર થવાનું નથી ઉપર ઉપરનું પવિત્ર છે કોઈને કઈ હોય જગ્યા આજે સમય થયો છે હવે પછી મૈત્રી રાજાનો આગળ છે પુષ્ટિ આજનો ક્રમ અહીંયા રાખીએ આ સંબંધમાં કઈ હોય તો આવતી વખતે